નથી ત્યારે ભક્તિ એ વિષયાનંદ ભોગવવા જાય વિષયાનંદ પરિણામમાં એને રડાવે છે દુઃખ જ પ્રાચીન કાળના લોકો જાત્રા કરવા જાય ને ત્યારે સામાન બહુ જ ઓછો લઈ જતા આ ગાડીઓ નહોતી અને તેથી પગથી ચાલીને જાત્રા કરવી પડે જેની બહુ જરૂર હોય અને એ જ સાથે રાખે આજકાલ તો લોકો જાત્રા કરવા જાય ને ત્યારે આખું ઘર ઉઠાવીને નહીં જાય કેટલાક તો ઘરમાં લિસ્ટ બનાવે છે આ જોઈએ આ જોઈએ આ જોઈએ આ જોઈએ ને તો કોઈ અંત આવતો નથી બધું જોઈએ બે મિત્રો જાત્રા કરવા માટે નીકળેલા એકને ઘરમાં એવી કુટેવ પડી હતી કે પલંગ ન હોય તો એને હું આવે જ નહીં પલંગ હોય તો જ હું આવે એને વિચાર કર્યો કે જાત્રામાં કોઈ ઠેકાણે પલંગ મળે કોઈ ઠેકાણે ન મળે એના કરતા સાથે રાખ્યો હોય તો શું ખોટું છે મારે ક્યાં ઉઠાવવાનું છે મજૂર ઉઠાવશે શોખીન માણસ શું ન કરે વ્યસની માનવ શું ન કરે જાત્રા કરવા ત્યારે સાથે પલંગ રાખ્યો બે ચાર દાદી રજે બધો સામાન લઈને જાત્રા કરવા જાય રસ્તામાં એક ઠેકાણે એવો પ્રસંગ આવ્યો કે કોઈ મજૂર મળ્યો જ નહીં હવે મજૂર ન મળે તો પછી કોણ કાકો ઉઠાવે પેલા વિચાર કરો ચાલો ને ત્યારે આજે હું જ મજૂર થઈ જાઉં અને માથે રાખ્યો પલંગ અને તે પલંગમાં બીજો સાણંદ મૂક્યો તડકો પડેલો રસ્તામાં એક સજ્જન મળ્યા છે તે સજ્જને પ્રેમથી ઠપકો આપ્યો અને કહ્યું છે કે યાત્રા કરવા નીકળ્યા છે આટલો બોજો માથે રાખો તમને જોતા મને દુઃખ થાય છે તો તમને કેટલો ત્રાસ થતો હોય કેટલો બોજો માથે પેલા કહ્યું એમાં કંઈ ત્રાસ નથી પણ રાત્રે બહુ મજા આવે રાત્રે શું મજા આવે આ ધાત્રીની કથા છે કે તમારી કથા છે માનવ વિષયાનંદ ભોગવે છે એવું સમજે છે કે હું સુખી છું પરિણામમાં દુઃખી થાય છે લૌકિક સુખ ભોગવવા માટે માનવ જેટલું દુઃખ સહન કરે છે એટલું દુઃખ ભગવાનના માટે સહન કરે તો પ્રભુને દયા આવે વિષયાનંદ પરિણામમાં દુઃખ આપે છે ઉત્તમે વિષયાનંદતે ધ્રુવે ભજનાનંદતે ભક્તિમાં જલ્દી આનંદ આવતો નથી પણ આનંદ આવે કે પછી આનંદ કાયમ ટકે ભક્તિમાં આનંદ ન આવે તો પણ ભક્તિ છોડશો નહીં સતત ભક્તિ કરવાની ટેવ ઉપાડો ધ્રુવે ભજનાનંદ બ્રહ્માનંદનું સ્વરૂપ જ એકવાર એવું થયું ધ્રુવજી પાંચ વર્ષના થયા છે અને તે મિત્રો સાથે રમતા હતા તે એક બાળક એવું બોલ્યો કે આ ધ્રુવને એના પિતા ઘરમાં રાખતા નથી એની માને કાઢી મૂકી એક બાળક એવું બોલ્યો અને તે ધ્રુવજીએ સાંભળ્યું એમને ઠીક લાગ્યું નહીં તે ધ્રુવજી દોડતા દોડતા ઘરમાં આવ્યા માને પૂછે છે કે મારા પિતાજી ક્યાં રહે છે સુનીતિ માનું હૃદય ભરાયું દીકરો હવે મોટો થાય અને સમજવા લાગ્યો એને હું કેવી રીતે કહું કે તારા પિતાએ મારો ત્યાગ કર્યો સુનીતિ બાળકને સમજાવે છે બેટા સામે જે રાજમહેલ દેખાય છે ને એ રાજમહેલમાં તારા પિતાજી રહે છે આપણે અહીંયા રહીએ જેમાં મારે પિતાજીને મળવું છે અરે મા શું બોલે છે બાળક દોડવા જ લાગ્યો રાજમહેલમાં ગયો રાજાએ સુનીતિ રાણીનો ત્યાગ કર્યો હતો પણ રાજમહેલના જે નોકરો હતા દાસીઓ હતી તે બધા સુનીતિને બહુ માન હતું આજે સુનીતિનો દીકરો રાજમહેલમાં આવ્યો તે બધા પ્યાર કરે બધા માન આપે બધાને પૂછે કે તમારા પિતાજી ક્યાં છે તો કહે તો અંદર વિરાજેલા બાળક અંદર પ્રવેશ કરે છે સોનાનું સિંહાસન છે અને તે સિંહાસનમાં રાજા ઉત્તાન પાદ બેઠા છે ઉત્તમને બોધમાં લીધો સુરુચિ રાણી શૃંગાર કરીને ત્યાં ઊભી છે અને ધ્રુવજી દોડતા દોડતા ત્યાં આવ્યા મારા પિતા સોનાના સિંહાસનમાં બેઠા છે મારા ભાઈને ગોદમાં લીધો છે મને ગોદમાં લીધો બાળક દોડતો આવ્યો છે કોઈ પણ બાળક તમારી પાસે આવે ને તો તે બાળકમાં તમે બાલકૃષ્ણલાલના દર્શન બાળકમાં વિકાર વાસના ન હોય ત્યાં સુધી એક પ્રભુનું સ્વરૂપ છે બાળકને રડાવશો ને બાળકનું અનાદર કરશો ને બાળક એવો ભોળો હોય છે આત્મા થોડું પણ તમે કંઈક આપશો ને તો એ ઘણું માનશે એ રાજી થશે થોડું મળે છતાં ઘણું માને એ ઈશ્વર હોય છે ઘણું મળે છતાં જેને ઓછું લાગે એ જીવ છે બાળકના હાથમાં થોડુંક આપશો તો એ રાજી થશે કોઈ પણ બાળક તમારી પાસે આવે ને તો બાળકમાં બાલકૃષ્ણલાલના દર્શન કરો બાળકને રડાવશો નહીં બાળક સાથે કપટ કરશો નહીં બાળકને જે રાજી કરે ને એ બાલકૃષ્ણલાલને રાજી કરે કેટલીક માતાઓ એવી હોય છે પોતાના બાળક માટે એમને કનૈયો દેખાય પણ પાડોશીના બે ચાર છોકરાઓ આવ્યા હોય કદાચ તોફાન કરતા હોય તો આંખમાં પૂછે જ છે કેટલીક માતાઓ બહુ હોશિયાર હોય છે પછી પાડોશીના બાળકોને કીધું આગળ જાઓ તારી માતાને બોલાવતી હશે જાય છે આવું કપટના બાળકમાં બાળકૃષ્ણ દર્શન બાળક રાજા પાસે આવે બે હાથને ઊંચા કર્યા છે મને ગોદમાં લે રાજા ધ્રુવને ગોદમાં લેવા તૈયાર થયા પણ તે સુરુચિને સહન થયું નથી એના આંખના વેર જેર છે આંખમાં પ્રેમ રાખ ભક્તિમાં આંખ મુખ્ય છે જેના આંખમાં પ્રેમ હોય એ જ ભક્તિ કરી શકે જે આંખમાં વેર જે રાખે એ ભક્તિ શું કરશે સુરુચિની આંખ બગડેલી રાજા બાળકને ગોદમાં લેવા તૈયાર થયા તે સુરુચિને સહન થયું નહીં સુરુચિએ રાજાને ના પાડી ખબરદાર એને ગોદમાં લીધો આ તમારો દીકરો નથી તમારો દીકરો ઉત્તમ છે એને જ રમાડો આ તમારો બાળક નથી રાજા એ રાણીના આધીન થયો આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે જે પુરુષ અતિશય સ્ત્રીના આધીન રહે છે એને જોતા પણ પાપ લાગે સ્ત્રીમાં વિશ્વાસ રાખજો અતિ વિશ્વાસ રાખશો સ્ત્રી જે બોલે છે તે યોગ્ય છે કે અયોગ્ય છે થોડો વિચાર કામી પુરુષને સ્ત્રીનું બધું સારું જ લાગે એને સ્ત્રીમાં કોઈ દોષ જ દેખાતો નથી કેટલાક તો એવું સમજે છે કાં તો બહુ ભોળી અને ભોળી નથી કપટી છે કેટલાક એવું માને છે કાં ગોગલ ગાય જેવી અરે ગોગલ ગાય જેવી નથી માર્કેણી ભેળ જેવી તને મોહ થયો છે તારી બુદ્ધિ બગડી છે આપણા શાસ્ત્રોમાં કોઈ ઠેકાણે સ્ત્રીની નિંદા કરી નથી કે પુરુષની નિંદા નથી કામાશક્તિની આ નિંદા છે કામાંધ પુરુષને સ્ત્રીનું બધું સારું જ લાગે એને સ્ત્રીમાં કોઈ દોષ દેખાતો નથી કામાંધ પુરુષ સ્ત્રીમાં અતિ વિશ્વાસ રાખે એ પરિણામમાં બહુ દુઃખી થાય સ્ત્રીમાં વિશ્વાસ રાખજો અતિ વિશ્વાસ રાખશો નહીં કેટલીક માતાઓ કપટ કરવામાં બહુ હોશિયાર હોય અહીંયા કોઈ એવી નથી હો તમે તો બધા ભાગવતની કથા સાંભળો કપટ બહુ કરે ખોટું ખોટું રડે અને તે રડે ને ત્યારે પુરુષનું હૃદય પીડે કે આંખમાં આંસુ આવે તે રડે છે અને રડે છે કપટથી રડે છે જે લાગણીથી રડતા નથી આ માતાઓ લૌકિકમાં જાય છે ત્યારે લાગણીથી રડે ત્યાં જઈને નખરો કરીને બીજા પાસે આવે બધું ખોટું ખોટું રડે છે ત્યારે પુરુષને વિશ્વાસ થાય છે તો રડે છે એ કપટથી રડે જે પુરુષ અતિશય સ્ત્રીના આધીન રહે છે એને જોતા પણ પાપ લાગે છે વિશ્વાસ પાત્રમ નથી નસ્તી લોકે નારી અતિ વિશ્વાસ રાખવો નહીં સ્ત્રી જે બોલે છે તે યોગ્ય છે કે અયોગ્ય છે થોડો વિચાર કરો રાજા રાણીનો દાસ હતો રાણીના આધીન હતો સુરુચિએ કહ્યું કે આ બાળકને ગોદમાં લેશો ધ્રુવને ગોદમાં લેવાની ઈચ્છા તો હતી પણ રાણીએ ના પાડી કામી પુરુષ એક જ વિચાર કરે છે સ્ત્રી રાજી થાય સ્ત્રી નારાજ ન થાય બાળકનું દિલ ભલે દુભાય બાળક ભલે રડે કે દુઃખી થાય પણ રાણી રાજી થશે રાણીને રાજી કરવા માટે રાજાએ મુખ ફેરવી દીધું રાણીએ કહ્યું કે આ બાળકને ગોદમાં લેશો આ બાળકને ગોદમાં લઉં તો રાણી નારાજ થશે રાજાએ વિચાર કર્યો નહીં બાળકનું દિલ દુભાય બાળક એ પરમાત્માનું સ્વરૂપ છે પ્રભુના દરબારમાં બાળકોને જલ્દી પ્રવેશ મળે જેનું મન બાળકના જેવું છે એની જ ભક્તિ ભગવાનને ગમે છે મનને બાળક જેવું અતિ શુદ્ધ રાખો નિર્માણ અને નિર્મોહ બાળક હોય બાળકના આંખમાં પાપ નથી હોતું એની આંખ શુદ્ધ હોય એનું મન શુદ્ધ હોય છે બાળકનું મન એટલું બધું પવિત્ર હોય છે કે એને જોનારનું પણ મન પવિત્ર થઈ જાય બાળકને જોતા મનમાં જરાય વિકાર આવે કામી પુરુષ બીજો કોઈ વિચાર કરતો જ નથી સ્ત્રીને રાજી રાખે છે આ બાળકને ગોદમાં લઉં તો રાણી નારાજ થશે રાણીને રાજી કરવા માટે રાજાએ મુખ ફેરવી દીધું બાળકને હજુ આશા છે કે મારી ઓળમણમાં ભલે ના પાડે પણ પિતાજી મને ગોદમાં લેશે એને બે હાથ ઊંચા કર્યા અને કહ્યું છે મેં એને બે મિનિટ ગોદમાં લો બાળક ત્યાં ઊભો છે એ સુરુચિને સહન કર્યું એના આંખમાં વેર છે એ બહુ રૂબાબમાં ક્રોધમાં બોલી છે એ તું ચાલ્યો જા અહીંથી તારું શું છે અહીંયા તું વનમાં ચાલ્યો જા આ ગાદીમાં બેસવા તું લાયક નથી ધ્રુવજીએ બે હાથ જોડ્યા અને કહ્યું છે કે માં હું પિતાજીનો દીકરો નહીં કે તું શાનો રાજાનો દીકરો રાજકુમાર તો ઉત્તમ છે રાણી હું છું તને અક્કલ નથી તારી માં મારી દાસી થાય દાસીનો દીકરો અને ગાદીમાં બેસવા જાય તો ચાલ્યો જાય અહીંથી તારે આ ગાદીમાં બેસવું હોય તો વનમાં જઈને ભગવાનની ભક્તિ કર પરમાત્મા પ્રસન્ન થયા પછી વરદાનમાં માગજે કે સુરુચિ રાણીના ઘેર મને જન્મ મારા ત્યાં તારો જન્મ થાય તો જ આ ગાદી મળશે અરે ભગવાન રાજી થયા પછી તારા ઘેર જન્મ લેવાની શી જરૂર છે આ તો મુહૂર્ત છે તે બચે છે મારા ઘેર જન્મ થાય તો આઝાદી તને મળે ધ્રુવજીને હજુ આશા છે ઓરમણમાં ભલે ના પાડે પણ પિતાજી મને ગોદમાં લેશે બાળક બહુ આશાથી પિતાને જુએ બાળક ઊભો રહ્યો એ સુરુચિને સહન થયું નહીં એનો ક્રોધ વધ્યો અને રૂબાદમાં બોલી છે નફરત જતો નથી જાણે અહીંથી થયું શું છે અહીંયા જાય બાળકનો તિરસ્કાર બાળક બધું સમજે છે સુરુચિએ કહ્યું હતું કે તારી માં રાણી નથી મારી દાસી છે તું દાસીનો દીકરો છું મારી માને દાસી કહી બાળકના હૃદયમાં શબ્દ બાણ જેવો આવ્યો ઓળમણમાં એ તિરસ્કાર કર્યો પિતાએ સામું જોયું નહીં બાળક રડવા લાગ્યો મારી માને ઘાસી કરી એને બહુ દુઃખ થઈ અને એને સુનીતની માં યાદ દોડતો દોડતો એ મા પાસે આવે સુનીતિને પ્રાણ કરતા પ્યારું લાગે મને બાળક કેમ રડતો આવે એને શું થયું એ દોડતી ગઈ બાળકને ઉઠાવીને ઘરમાં બેઠાવી એને ગોદમાં લીધો છે એનું માથું સૂંઘે છે પ્યાર કરે છે બેટા તો કેમ એનું શું થયું જેની માં સુનીતિ છે એનો દીકરો પણ સુશીલ હોય માતા પિતાના આચાર વિચાર બાળકોમાં આવે સુનીતિ માનો એ દીકરો છે ગુરુજીએ વિચાર કર્યો કે હું કેવી રીતે કહું કે ઉર્મણમાં મારો તિરસ્કાર કરે પિતાએ મારા સામું જોયું ને આવું બોલું ને તો એક પ્રકારે માતા પિતાની નિંદા કરવા જેવું જ એ પાપ બાળક ધીર ગંભીર છે એ બોલતો નથી પણ રડે છે આજે સુનીતિનું હૃદય ભરાયું મારો દીકરો ડાયો છે એ બધું સમજે છે કોઈ દિવસ આટલું બધું રડ્યો નથી પણ એને કોને રડાવ્યો તારા પતિએ મારો ત્યાગ કર્યો એને હૃદય ભરાય એટલે તું ક્યાં ગયો તું બોલતો ખરો તું રમવા ગયો તને આજે કોઈએ માર્યો તેથી તું રડે બેટા તું રડીશ નહીં તું તો રાજાનો દીકરો છું હું તારા પિતાજીને કહી દઈશ તારા પિતા મોટા રાજા તને કોઈએ માર્યો હોય તો તારા પિતા એને કરશે સુનીતિ માતાએ જયારે કહ્યું છે તું રાજાનો દીકરો છો ત્યારે તો ધ્રુવો વધારે રડવા લાગ્યો બાળકને છાતી સાથે છાપે છે મારા બાળકને કોને રડાવ્યો તે સમયે એક દાસી ત્યાં આવી છે અને તે દાસીએ બધી કથા સંભળાવી રાજમહેલમાં ગયા હતા નહીં તો ગોદમાં લેવા તૈયાર થયેલા ઉર્મણ માએ ના પાડી ઉર્મણ માએ બાળકનો તિરસ્કાર કર્યો અને કહ્યું તું વનમાં ચાલ્યો જા તારી મારી દાસી થાય તું દાસીનો દીકરો તેથી ભાઈ રડે સુજીતીએ તે સાંભળ્યું એને બહુ દુઃખ થયું બે મિનિટ ગોતમાં બેઠો તો શું વાંધો મેં જરા પણ કોઈનું બગાડ્યું નથી એ વિના કારણ વેર કરે આ બાળકને રડાય સુરતીએ વિચાર કર્યો આજે દુઃખમાં આવેશમાં હું બે કડવા શબ્દો બોલું ને તો બાળકના મનમાં વેરનું બીજારોપણ થશે રાજ સંપત્તિ ભલે ન મળે પણ મારા બાળકને મારે સારા સંસ્કાર આપવા પૈસાથી જ સુખ મળે છે આ કલ્પના મનમાં આવી ત્યારથી પાપ વધ્યું છે પૈસાથી જ સુખ મળે છે માનવ એવું સમજવા લાગે ત્યારથી જીવન બગડ્યું છે સંપત્તિથી થોડું સુખ મળે છે જીવનમાં સંયમ હોય સદાચાર હોય સરળતા હોય બહુ સુખ મળે મારા બાળકને ભલે રાજ સંપત્તિ ન મળે મારે એને સારા સંસ્કાર આપવા હજાર માસ્તર જે ભણાવી શકે નહીં એ બોધ બાળકને માં આપી શકે માં ગુરુ છે માના અનંત ઉપકાર છે આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે છોકરો એ મોટો જ્ઞાની થાય કે સાધુ સંન્યાસી થાય તો સાધુઓ સંન્યાસી મહાત્માઓ નારાયણનું સ્વરૂપ છે છોકરો મોટો જ્ઞાની સાધુ સંન્યાસી થાય ને તો પિતા પુત્રને વંદન કરે મારો છોકરો મારા કરતા બહુ શ્રેષ્ઠ આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે છોકરો મોટો સાધુ થાય કે સંન્યાસી થાય પણ કોઈ દિવસ માયને વંદન કરે નહીં સાધુઓ સંન્યાસી મહાત્માઓ માને વંદન માના અનંત ઉપકાર છે સંન્યાસ લીધા પછી ભગવાન શ્રી શંકરાચાર્ય સ્વામીએ માની બહુ સેવા કરી સંન્યાસ લીધા પછી સેવા કરી માના અનંત ઉપકાર છે બાળક પેટમાં આવે તે દિવસથી માં એના માટે બહુ સહન કરે માના ઉપકાર ભૂલશો નહીં માં જેવો બોધ આપે એવો કોઈ આપી શકે નહીં મારો બાળક ભલે રાજા ન થાય રાજ સંપત્તિ ભલે ન મળે એને મારે સારા સંસ્કાર આપવા સુનીતિમાં માથે હાથ ફેરવે છે અને બાળકને પ્રેમથી સમજાવે છે બેટા તારી ઓળમણમાં તને જે કહ્યું એ જ હું તને કહું છું વનમાં જઈને ભક્તિ કર ઓળમણમાં બહુ રૂબાબમાં બોલી બહુ ઠસકમાં બોલી તમારા ઘરમાં સુખ દુઃખનો માન અપમાનનો ગમે તેવો પ્રસંગ આવે રૂબાબમાં બોલશો નહીં ઊંચા સ્વરથી બોલવું નહીં વાણીમાં બહુ મીઠાશ અને નરમાશ રાખવી ઘરની જે મુખ્ય સ્ત્રી છે એ મધુર બોલે તો ઘરમાં કલી આવે નહીં કર્કશ કલીનો જન્મ થયો ગમે તે થાય મારે કર્કશ બોલવી નથી મારે ઊંચા સ્વરથી બોલવું જ નથી જેના વાણીમાં નરમાશ છે જેના વાણીમાં બહુ મીઠાશ છે જેના વાણીમાં વિનય છે એ ઘરમાં કલી આવે નહીં ગુરુજીએ કહ્યું હતું વનમાં જઈને તું ભક્તિ કર સુનીતિ એ જ બોલ આપે સુરુચિ બહુ રૂબાબમાં બોલી અને તેથી બાળકના હૃદયને ધક્કો લાગ્યો સુનીતિમાં પ્રેમથી એ જ બોધ આપે છે બેટા ભીખ માગવી હોય ને તો ભગવાન પાસે ભીખ માગ આ જગત દરિદ્રી છે જગતમાં શ્રીમાન એક શ્રી કૃષ્ણ છે તમારા જીવનમાં ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે તમારા દુઃખની તમારી ખાનગી વાતો કોઈ માનવને કહેશો જ નહીં તમારી ખાનગી વાતો તમારા ભગવાનને કહેશો જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ આવે ગભરાશો નહીં દુઃખ એ તમારા પાપને બાળવા માટે આવ્યું દુઃખ એ તમને સુખ આપવા માટે આવ્યું દુઃખ એ તમારા ઘરમાં કંઈ રહેવા માટે આવ્યું નથી ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે ગભરાશો નહીં દૂધનો પ્રસંગ આવે ને ત્યારે બાલકૃષ્ણલાલની થોડી સેવા લાલાને દૂધથી નવડાવો લાલાનો થોડો શૃંગાર કરો ભોગ ધરો લાલાની આરતી ઉતારો અને પછી દરવાજો બંધ રાખીને એકાંતમાં હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે પંદર મિનિટ વીસ મિનિટ કીર્તન કરો કીર્તન કરતા થોડું હૃદય પીગળશે આંખો ભીની થશે અને પછી તમારા ભગવાનને કહેજો કે હું બહુ દુઃખી મારી યાદ છે કનૈયો બહુ પ્રેમ કરે છે એ પ્રેમથી બધું સાંભળે છે એ અતિ ઉદાર છે એ તમને ઘણું ઘણું આપશે એટલું બધું આપશે કે તમે લેતા થાકી જશો કોઈ માનવ આપે છે ને એ આપ્યા પછી બોલે છે મારા ત્યાં માગવા આવ્યા મેં મદદ કરી છે જીવનો સ્વભાવ છે આપ્યા પછી એને બોલ્યા વિના ગમતું જ નથી પરમાત્મા ઘણું ઘણું આપે છે પણ કોઈ દિવસ એવું બોલતા નથી કે મેં તને આપ્યું છે માગવી જ છે તો પ્રભુ પાસે ભીખ માગ તું વનમાં જઈને ભગવાનની ભક્તિ બેટા જે ઘરમાં માન નથી એ ઘરમાં રહેવું નહીં આ ઘરમાં તું રહીશ ને તો તારી ઓળમણમાં રોજ મેળું માન તું રહે ત્યારે પછી મને દુઃખ થાય જો માન નથી ત્યાં રહેવાની શી જરૂર તારા પિતા તારા સામુ જોવા તૈયાર નથી તું મનમાં જઈને ભગવાનની ભક્તિ કર પરમાત્મા નારાયણ એ તારા પિતા છે બાળકે રડતા રડતા કહ્યું છે માં મને એકલાને તું વનમાં મોકલે માં તું મારી સાથે નહીં આવે આપણે બે જણ વનમાં કોઈ દિવસ પ્રભુને ગયા આ ઘરમાં તને ક્યાં માન છે સુરજી બોલી હતી તારી માં મારી દાસી તારે આ ઘરમાં તું કેમ રહે છે તું મને કહે છે કે જ્યાં માન નથી ત્યાં રહેવું તું આ ઘરમાં કેમ છે મેં તું આ ઘરમાં રહીશ નહીં આપણે બે ઘર બંધ સુનીતિ બાળકને સમજાવે છે એ હું જાણું છું આ ઘરમાં મને માન નથી તારા પિતાએ મારો ત્યાગ કર્યો છે પણ મેં એવો નિશ્ચય કર્યો છે ગમે તે થાય મારે પતિદેવનો ત્યાગ કરવો નથી પતિ મારા માટે પરમાત્મા છે તો હું સ્વતંત્ર નથી મારા પિતાજીએ પતિદેવને મારું દાન કર્યું હું પતિદેવના આધીન સ્ત્રી બાલ્યાવસ્થામાં માતા પિતાના આધીન રહે જવાનીમાં પતિદેવના આધીન રહે અને વૃદ્ધાવસ્થામાં પુત્રના આધીન રહે સ્ત્રી બહુ સ્વતંત્ર થઈને ફરે સારું નથી મને આ ઘરમાં માનતો નથી પણ મેં એવો નિશ્ચય કર્યો છે મારો ધર્મ મારે છોડવો નથી પતિદેવ ભલે મારો તિરસ્કાર કરે એ ભલે મારો ત્યાગ કરે હું એમની સેવા કરું મેં પતિમાં પરમાત્માની ભાવના રાખી છે બેટા આજ સુધી હું મારા પતિદેવની સેવા કરતી હતી આજથી હું સાવધાન રહીશ મારા પતિને જે બહુ હાજી લાગે છે એવી હું દાસી છું એ ભલે મારો તિરસ્કાર કરે એવો સહન કરું હું એની પણ સેવા કરું મારે મારો ધર્મ છોડવો નથી ધર્મ વિરુદ્ધ જો ભક્તિ ભગવાનને ગમતી નથી બેટા હું તો સ્ત્રી છું પરતંત્ર છું તું પુરુષ છું તું વનમાં જા એમાં મારા જેવા બાળકને ભગવાન દર્શન આપશે કે જરૂર આપશે મેં કથામાં સામેલ છે કે નાના નાના બાળકો ઠાકોરજીને બહુ વાલા લાગે એ બાળકોના માટે માખણ ચોર કહેવાય બેટા આજથી તું મારો દીકરો નહીં આજથી તું પરમાત્મા નારાયણનો પુત્ર પ્રભુના શરણમાં મેં તને અર્પણ કર્યો છે સુમિતિએ તે સમયે હાથ જોડ્યા પરમાત્માનું સ્મરણ કર્યું છે તમારા આગળ બાળકને વનમાં હું બાળકને હાથમાં બેટા હું તારી સાથે નહીં આવું પણ મારો આશીર્વાદ તારી સાથે આરાધયા રૂક્ષજ પદ્મ યદીક્ષસે ધ્યાસનમુત્તમો યથા બેટા વનમાં ગયા પછી કોઈ સાધુ સંત મળે ને તેમને સાષ્ટાંગ પ્રણામ કરે સંતો નિસ્વાર્થ ભાવે પ્રેમ કરે સંસારનો બધો પ્રેમ સ્વાર્થથી ભરેલો જેનું જીવન પરમાત્માના માટે છે એ જ નિસ્વાર્થ ભાવે પ્રેમ કરી શકે સંતોને સાષ્ટાંગનું વંદન કરે બેટા મારો હૃદયનો આશીર્વાદ છે મારા પેટમાં તું હતો ત્યારે જે પ્રભુએ તારું રક્ષણ કર્યું એ જ ભગવાન જંગલમાં તારું મંગલ તારી માતાને આશીર્વાદ ગોદમાં બેઠા હતા કે એકદમ ઉઠીને ઊભા થયા સુનીતિ માને સાષ્ટાંગ વંદન પાંચ વર્ષનો બાળક હવે વનમાં જાય છે અને મારું સાષ્ટાંગ વંદન મારું હૃદય છે એટલે મારું પાપ કેવું છે પાંચ વર્ષના બાળકને હું વનમાં મોકલું મારે આ ઘરમાં રહેવાનું સુનીતિએ વિચાર કર્યો છે આજે બાળકના દેખ તો મારે રડવું નથી અત્યારે હું રડું ને તો બાળક રડવા લાગશે સુનીતિમાં મારે દુઃખનો વેગ દબાયો એને દેખતા હું નહીં રડું એનો દીકરા થઈ રડવા બાળક માને વંદન કરીને વનમાં જાય સુરીથી પ્રેમથી બાળકને જુએ છે પાંચ વર્ષે પડે છે તેને ભૂખ લાગ્યા પછી કોણ બાળક દ્વાર સુધી ગયો માનું હૃદય ભરાયું છે એ દોડતી દોડતી ગઈ બેટા બેટા ઉભો રહે ના હોવાના લીધે અને બાળકને પ્રેમથી સમજાવે છે બેટા તું મારો ડાયો દીકરો છું હું જે કહું તે તું કરીશ કે બાળકે મને હાથ જોડ્યા છે અને કહ્યું કે માથું જે કહીશ તે હું બેટા હું તને ખરું કહું છું તું મને વંદન ન કરે તો પણ હું તને આશીર્વાદ આપું બેટા મારી બહુ ઈચ્છા છે તારા પિતાને જે વાલી લાગે છે તે તારી ઓળમાં તને આશીર્વાદ મનમાં કઈ રાખીશ નહીં માન અપમાન લાભ હાનિ સુખ દુઃખ એ આપણા કર્મના ફળ સ્વકૃતમ નિંદતે અવશઃ હું તો એવું માનું છું કે પૂર્વજન્મમાં ઓળમણ માનું તે કંઈ અપમાન કર્યું હશે એનો બદલો તને મળ્યો છે બેટા મનમાં કંઈ રાખીશ નહીં વેળની શાંતિ વંદનથી થાય બેટા વેળની શાંતિ પ્રેમથી થાય મારી બહુ ઈચ્છા છે તારા પિતાને જે વાગી લાગે છે એને તું વંદન એ તને આશીર્વાદ આપે ને તો પ્રભુને જલ્દી ગયા આપશે જે સદભાવથી શત્રુને પણ વંદન કરે ભગવાને જીવ પર જલ્દી કૃપા કરે બેટા ઓળમણ માએ તને સુંદર બોધ આપ્યો મનમાં કંઈ તું રાખીશ ને બાળકનું હૃદય શુદ્ધ છે મા એને સમજાવે છે કે સુરુચિના મહેલમાં ગયો સુરુચિ રાણી ગાદીમાં બેઠી છે અક્કડમાં બેઠી છે એવું સમજે છે કે હું બહુ રહી છે બાળકને કેવો ધમકાય બહુ રહી છે અક્કડમાં બેઠી છે રાજા મારા હાથમાં છે ભારત ત્યાં આવ્યો છે અને સુરુચિ ઓળમણ માને વંદન કરે જે બાળકનો મેં તિરસ્કાર કર્યો કેવો ભોળો છે એ મને સાષ્ટાંગ વંદન કર્યું એક ક્ષણ સુરુચિનું હૃદય પીગળ્યું છે એકા કેમ વંદન કરે તો મારે હું વનમાં જવું કે વનમાં જાય રામ વનમાં જાઉં મને આશીર્વાદ પ્રાણ અને પ્રકૃતિ એ સાથે જાય સ્વભાવ સુધરતો નથી તમે ચારેધામની યાત્રા કરો તમે યજ્ઞ કરો ગરીબોને જમાડો મંદિરમાં સેવા કરો સારું છે પુણ્ય વધે છે યજ્ઞ કરવાથી દાન આપવાથી યાત્રા કરવાથી પુણ્ય વધે છે પાપ છૂટતું નથી સ્વભાવ સુધરતો નથી પુણ્ય વધે છે ત્યારે અનેકવાર અભિમાન પણ વધે મેં બહુ પુણ્ય કર્યું મેં ચારે યાત્રા કરી પુણ્યનો અભિમાન જ પાપ કરાવે કસ્તુરી કો પ્યારો કયો કેસર કી બની ખાંડ પાણી દિયા ગુલાબ કા પણ આખિર પ્યાજ કી પ્યાજ ડુંગળીની વાત જાય જ નહીં ગમે તે કરો સ્વભાવ સુધરતો નથી એક આસને બેસીને ભગવાનના દર્શન કરતા કરતા પ્રભુના નામનો ખૂબ જપ કર ભગવાનના સદગુણ જીવમાં આવે ત્યારે સ્વભાવ સુધરે છે તમે જેનું ધ્યાન કરો છો જેનું સતત સ્મરણ કરો છો એના જેવા તમે કરો પરમાત્માનું ધ્યાન સ્મરણ કરે તો જીવમાં ઈશ્વરના સદગુણ આવે સુરુચિ દુષ્ટ પાંચ વર્ષનો બાળક અને તે ઘર છોડીને વનમાં જાય છે પણ એવું બોલતી નથી કે બેટા તું ઘરમાં રહે અને મારે વનમાં જવું જોઈએ કે તું વનમાં જાય છે કે મારો આશીર્વાદ છે તું વનમાં સુરુચિએ વિચાર કર્યો ગૃહ ઘરમાં રહેશે ને તો એને થોડું પણ કંઈક આપવું તો પડશે અને આ વનમાં ચાલ્યો જાય તો મારા ઉત્તમને આખું રાજ મળશે તુજાવન બે માતાઓને વંદન કરી ધ્રુવજી હવે વનમાં જાય છે પાંચ વર્ષનો બાળક અને તે વનમાં જાય છે થોડા ગભરાયા ક્યાં જવું મનમાં તો વાઘ જરૂર છે કદાચ મને કોઈ મારે તો અને મારી માએ મને આશીર્વાદ આપ્યો હું એકલો નથી મારો આશીર્વાદ સાથે છે આજે વૈકુંઠમાં પરમાત્માની ચિંતા કરી એક મહાન પતિવ્રતા સ્ત્રીએ મારા આધારે બાળકને વનમાં મોકલ્યો છે એનો પતિનો કેવો ભાવ છે પતિવ્રતા સ્ત્રીએ ભગવાનને અતિશય ગમે પતિનો તિરસ્કાર કરે પણ એ પતિએ પરમાત્મા સમજીને સેવા કરે એક મહાન પતિવ્રતા સ્ત્રીએ મારા આધારે બાળકને વનમાં મોકલ્યો છે એ બોલી છે કે આજથી તું ભગવાનનો દીકરો થયો એ હવે મારો પુત્ર થયો છે એનો વાળ વાતો નહીં થવાનો એનું હું સર્વતા રક્ષણ કરીશ પ્રભુએ નારદજીને પ્રેરણા કરી છે બાળક ઘર છોડીને નીકળ્યો છે તમે એને રસ્તામાં મળો ધ્રુવજી જે માર્ગથી જાય છે એ જ માર્ગથી દેવર્ષિ નારદજી આવે છે હાથમાં પ્રેમ છે મનમાં નારાયણ છે મુખમાં નારાયણ છે પોતરી ભેરી છે કપાળમાં સુંદર તિલક છે ગળામાં તુલસીની કંઠી છે યુવતી નારદજીને ઓળખી શક્યા નહીં કે નારદજી છે સુનીતિ માએ બોધ આપ્યો હતો કોઈ સાધુ સંત મળે કોઈને શાસ્ત્રનું વર્ણન બાળકની શિખામણ આપી ભારતીને ઓળખી શક્યા નહીં પણ એમના વેશ ઉપરથી એવી ખાતરી થઈ આ કોઈ સાધુ છે તે બાળક રસ્તામાં સાષ્ટાંગનું વંદન કરે અને તે બાળક વંદન કરે છે ત્યારે નારદજીનું હૃદય ભરાય છે બહુડાયો બહુડાયો એની માયને કેવી ખબર નારદજીએ માથે હાથ પકડાય ત્યાર કરે નારદજીના મુખમાંથી શબ્દ નીકળ્યો છે બેટા તું ક્યાં જાય છે તે ઘર કેમ છોડ્યું તું ક્યાં જાય છે નારદજીના મુખમાંથી બેટા શબ્દ નીકળ્યો અને તે બેટા શબ્દ સાંભળ્યો તે ધ્રુવજીને ધ્રુવજીને સુનીતિ માયા ભાઈ હું ઘરમાં હતો ત્યારે મારી માં મને બહુ પ્રેમથી બેટા બેટા થઈને બોલાવ મારો કેવો પ્રેમ હતો મારી માએ મને એવો આશીર્વાદ આપ્યો છે કે રસ્તામાં મને બીજી મા મળી છે બાળકનું હૃદય ભરાય એના આંખમાં હવે જયારે રડવા લાગ્યું ત્યારે નારદજીનું હૃદય ભરાય એને છાતી સાથે સાથે એ પ્યાર કરે છે બેટા તો કેમ રહે તને શું થાય બેટા તું બોલ તે ઘર કેમ છોડ્યો સંતનો શુદ્ધ પ્રેમ હોય સદગુરુ એ માં છે સદગુરુ આયા પછી નવો જન્મ થાય એક માં તો બાળકને ધવડાવીને પુષ્ટ કરે છે જ્યારે સદગુરુમાં સ્તનપાન છુડાવે છે અને કોઈના પેટમાં જવાનો પ્રસંગ આવશે નહીં સદગુરુ મળ્યા પછી નવો જન્મ થાય છે સદગુરુ એ બા છે બેટા તું ક્યાં જાય ત્યારે ધ્રુવજીએ કહ્યું છે ધ્રુવજી મારી માએ મને કહ્યું છે નારાયણ એ જ મારા પિતા છે અરે ભગવાનના ગોદમાં બેસવું છે મેં ભગવાનના માટે ઘર છોડ્યું બાળક એવું મધુર બોલ્યો નારદજી ડોલમાં લાગ્યા છે આવું તો ભણેલાને બોલતા આવડે નહીં ભગવાનના માટે એને ઘર છોડ્યું એની માએ કહ્યું છે કે ભગવાન એના પિતા છે પ્રભુના બોધમાં બેસવાની એને ઈચ્છા છે નારદજીએ થોડી પરીક્ષા કરી બાળકને સમજાવે કે તારી રમવાની ઉંમર છે ચાલ તારા ઘેર તને હું લઈ જાઉં ઓળમાં મારે તને કંઈ કહ્યું હશે પણ મનમાં રાખીશ નહીં એ તો વૃદ્ધાવસ્થામાં લોકો વનમાં જાય અત્યારે વનમાં જવાની શું જરૂર હું તારા પિતાને સમજાવીશ અર્ધુ રાગ તને અપાવીશ કે મારે હવે ઘેર જવું નથી મારું બહુ અપમાન કર્યું મહાકરાને નારદજી રાજી થયા બીજ વાવ્યું હોય ને તો વ્યર્થ જાય નહીં નારદજીએ ફરીથી થોડી પરીક્ષા કરી છે કે બેટા તને ભગવાનના દર્શન નહીં થાય ગુરુજી આ જન્મમાં ન થાય તો પછી બીજો જન્મ લઈશ ત્રીજો જન્મ લઈશ મારી માએ મને કહ્યું છે છેલ્લા શ્વાસ સુધી પરમાત્માના નામનો જપ કરતા કરતા પ્રભુને પોકાર એ બહુ દયાળુ છે કોઈ વખત એમના કાંઈ એ દોડતા દોડતા આવે મારે જેવી જવું નથી થાંભલાને ધરતીમાં નાખ્યા પછી તેને હલાવે છે હલાવે છે તે કંઈ ઉખેડવા માટે હલાવતા નથી એ મક્કમ કેટલો છે તે જાણવા માટે હલાવે નારદજી રાજી થયા છે નારદજીએ કહ્યું છે પાસે જ યમુનાજીના કિનારે મધુવન છે શ્રી યમુનાજી દ્વારકાનાથને તારા માટે મનાવશે ભગવાનના ગોદમાં તને બેસાડશે તારો બ્રહ્મ સંબંધ કરાવશે તો ત્યાં જ નારદજીએ ચતુર્ભુજ નારાયણનું ધ્યાન કેવી રીતે કરવું માનસી પૂજા કેવી રીતે કરવી તે બાળકને બોધ આપ્યો કરી સાવધાન કરે બેટા હું તને એક મહામંત્ર આપું ઓમ નમો ભગવતે વાસુદેવા ચતુર્ભુજ નારાયણના આંખથી દર્શન કર મનથી સ્મરણ કર જીભથી જપ કર અને તું જયારે જપ કરીશ ને ત્યારે કાનથી એ મંત્રને સાંભળજો મંત્રને સાંભળે જીભ જપ કરે મન સ્મરણ કરે અને આંખ દર્શન કરે એવી રીતે તું જપ કર ભગવાન કૃપા કરશે છ મહિનામાં તને ભગવાનના દર્શન થશે નારદજી આશીર્વાદ આપવા આ બાજુ રાજા ઉત્તાનપાદને ખબર પડી છે બાળક ઘર છોડીને વનમાં ગયો ચારે બાજુ રાજાએ સિપાહીઓને મોકલ્યા છે મારા ધ્રુવને શોધીને જે લઈ આવે એને હું બક્ષીસ આપીશ પત્તો લાગ્યો નહીં આજે રાજાની અંદરની આંખ ઉઘડે મેં શું કર્યું એક નિર્દોષ બાળક પ્રેમથી મને મળવા માટે આવ્યો મેં એનો તિરસ્કાર કર્યો બાળક ઘર છોડીને વનમાં ગયો પાંચ વર્ષનો બાળક બધું છોડીને વનમાં ગયો હું એક સ્ત્રીને છોડી શકતો નથી આજે રાજાના હૃદયનો પલટો થયો છે સુરુચિમાં ફસાયેલો કામાંધ ઉત્તાનપાદ નથી આજે એને સુનીતિ પ્યારી લાગે મેં ભૂલ કરી છે એક મહાન પતિવ્રતા સ્ત્રીનું મેં અપમાન કર્યું આજે તો રાજા સુનીતિના ચરણમાં વંદન કરવા જાય મેં ભૂલ કરી સુનીતિ ના પાડે સાવું ન કરો તમે મારા ભગવાન જે તમારામાં ભગવાનની ભાવના રાખે તમે મારા દેવ છો રાજાએ કહ્યું હું દેવ નથી તું દેવી છું હું તો કામી જીવ છું મેં ભૂલ કરી છે ઘણા દિવસો પછી પતિ પત્ની નું મિલન થયું મનમાં જે પાપ હતું તે બધું આંખમાંથી બહાર આવ્યું રાજાના હૃદયનો પલટો થયો મારો ધ્રુવ ક્યાં છે ધ્રુવ જ્યાં હોય ત્યાં તું મને લઈ જાઓ મારે બાળકને ગોદમાં લેવો સુનીતિ સમજાવે છે તમે ધીરજ રાખો એને મેં વનમાં મોકલ્યો છે એ ક્યાં ગયો છે તે હું જાણતી નથી પ્રભુ કૃપા કરશે તો ઘેરાવશે મારો એક દીકરો તો ઘરમાં છે એ અમારી સેવા કરશે અને એક બાળક વનમાં ભગવાનના મથે ગયો છે ઉત્તમે મારો દીકરો છે સુનીતિના આંખમાં પ્રેમ છે એક દીકરો મારી પાસે છે અને એક દીકરો ભગવાનના માટે વનમાં ગયો આવશે પ્રભુ કોઈ દિવસ કૃપા કરશે તમે ધીરજ રાખો સુનીતિ રાજાને સમજાય તે સમયે નારદજી ત્યાં આવ્યા છે કુશળ સમાચાર પૂછે છે રાજાએ કહ્યું કે મહારાજ હું એવો કામી છું એક સ્ત્રીના કહેવાથી મેં નિર્દોષ બાળકનું અપમાન કર્યું મારો બાળક ઘર છોડીને વનમાં ગયો તે ક્યારે આવશે મહારાજ બતાવો નારદજી બધું જાણે છે રાજાને સુધારવા માટે નારદજીએ ઠપકો આપ્યો રાજાને કહ્યું છે હવે રડવાથી શું લાભ છે ગયેલો છોકરો પાછો નહીં આવે કે માણસ તમે આવું ન બોલો આપ જે કહેશો તે હું કરવા તૈયાર છું રાજાને સુધારવા માટે ઠપકો આપ્યો જેનું મન સ્ત્રીમાં ફસાયું છે તમારા જેવા કામી રાજાઓ શું કરી શકે તારા હાથે કઈ થવાનું નથી કે મહારાજ આપ જે કહેશો તે કરવા તૈયાર છું કે છ મહિના તારે દૂધ ઉપર રહેવું પડશે છ મહિના અનાજ લેવાનું નહીં ફળ ખાવાનું નહીં બહુ ભૂખ લાગે તો દૂધ પીવાનું હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવા આ મહામંત્રની એ વિશેષતા છે ગુરુ કર્યા વિના પણ આ મહામંત્ર સિદ્ધ થાય બીજા બધા મંત્રો ગુરુ દ્વારા લેવા પડે છે આપનાર ગુરુ સિદ્ધ હોવા જોઈએ કલિયુગમાં સિદ્ધ સદગુરુ જલ્દી મળતા નથી હરે કૃષ્ણ મંત્રની એ જ વિશેષતા છે ગુરુ કર્યા વિના પણ આ મંત્ર જલ્દી ફળ આપે બીજા બધા મંત્રો પવિત્રતા માગે છે હરે કૃષ્ણ મંત્ર એવો દિવ્ય છે પવિત્રતા રાખો તો સારું છે પણ કદાચ કોઈ પવિત્રતા ન રાખી શકે તો અપવિત્ર અવસ્થામાં પણ આ મંત્રનો જપ થાય બીજા બધા મંત્રો પવિત્રતા માગે આ મંત્ર અપવિત્ર અવસ્થામાં કોઈ જપ કરે તોય સફળ થાય છે એવું લખ્યું છે શુચિરવા અશુચિરવા અપવિત્ર અવસ્થા મહામંત્રનો જપ થાય ગમે ત્યાં મહામંત્રનો જપ કરી શકે ગુરુ કર્યા વિના પણ આ મહામંત્ર